એ આવો આવો મારા ઝીણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા વિનયભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિવેક પણ છે અને એના બાળ દોસ્તો વાર્તાઓ સાંભળે છે આવો આવો વિનયભાઈ વિવેકભાઈ આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું આ ઊંચું વાર્તા કહેનારો અને વાર્તાનું નામ છે કૂતરાની ઈર્ષા એક હતો કૂતરો આખો દિવસ એ પોતાના શેઠની સાથે ને સાથે રહે શેઠની આગળ પૂંછડી હલાવે ને ગેલ કરે ભાઈ શેઠના પગમાં આળોટે ને શેઠના ખોળામાં ચડી જાય એમ કરતો કરતો અને મનમાં ને મનમાં કે હું મારા શેઠને કેવા ખુશ રાખું છું મારા શેઠને ખુશ રાખવાનો મને જે એકલાને અધિકાર છે પછી તો એ આ અધિકારના મધમાં ઈર્ષા પેદા થઈ હો ભાઈને અભિમાન આવ્યું કૂતરા ભાઈને અને કૂતરાનું મન અવિશ્વાસુ ને વહેમી બની ગયું બોલો બધા ઉપર વહેમ કરે બધા ઉપર અવિશ્વાસ કરે એકવાર શેઠ ગાદી તકીએ પડ્યા હતા અને એમનો એક નોકર એમને પવન નાખતો હતો કૂતરો આ જોઈને નોકર પર ખીજાયો અરે પામર હું જાણું છું તારા કરતો તારે મારા શેઠના ખોળામાં ચડી બેસવું છે એટલે તું આમ તારી પૂછડી હલાવે છે પણ ખબરદાર તારી એ ચાલાકી હું નહીં ચાલવા દઉં મારા શેઠના ખોળામાં બેસવાનો એક મને જ હક છે મારા શેઠની એઠી થાળી ચાટવાનો એકલા મને જ હક છે મારા શેઠની આગળ પૂંછડી પટપટાવવાનો એક મને જ અધિકાર છે મારા શેઠની આગળ બીજા કોઈની પૂંછડી પટપટાવવી ન જોઈએ નહીં તો તને ફાડી ખાવ એક વાર પવન જોરથી વાતો હતો અને ઝાડની ડાળીઓ હાલતી હતી કૂતરોએ જોઈને કે ચોપ હું જાણી ગયો છું તારી ચાલાકી પવન તારે મારા શેઠના ખોળામાં ચડી બેસવું છે એટલે તું આમ પૂંછડી હલાવે છે પણ ખબરદાર હું તારી ચાલાકી નહીં ચાલવા દઉં મારા શેઠના ખોળામાં બેસવાનો એક મારો જ હક છે મારા શેઠની એઠી થાળી ચાટવાનો એકલા મને જ હક છે મારા શેઠની આગળ પૂંછડી પટપટાવવાનો એક મને જ અધિકાર છે મારા શેઠની આગળ બીજા કોઈની પૂંછડી હાલવી ન જોઈએ નહીં તો હાવ વાવ વાવ તને ફાડી ખાવ પછી તો ભાઈ એક દિવસ સામે દરિયો હતો દરિયામાં ભરતીના મોજા આવે અને મોજા ઉછળી ઉછળીને કિનારા પર આવવા માંડ્યા હો આ જોઈને કૂતરાની ઈર્ષા જાગી ગઈ એ તો દરિયાને કે હું તને ઓળખું છું તને ઓળખું છું તારે મારા શેઠના ખોળામાં ચડી બેસવું છે એટલે તું આમ તારી પૂંછડી પટપટાવે છે પણ ખબરદાર હું તારી ચાલાકી સમજી ગયો છું હું એ નહીં ચાલવા દઉં મારા શેઠના ખોળામાં બેસવાનો એકમાત્ર મને જ હક છે મારા શેઠની એઠી થાળી ચાટવાનો મને જ એકલાને હક છે મારા શેઠની આગળ પૂંછડી પટપટાવવાનો એક મને જ અધિકાર છે અહીં મારા સિવાય બીજા કોઈની પૂંછડી હાલવી ન જોઈએ નહીં તો આવ વાવ વાવ તને ફાડી ખાવ પછી તો ભાઈ એકવાર ઘરમાં કૂતરો ફરતો હતો ત્યાં અરીસામાં એણે પોતાનું પ્રતિબિંબ જોયું પૂંછડી જોરથી હાલતી હતી એ તો સમજો કે આ કોઈ બીજો કૂતરો અહીં સંતાઈને બેઠો છે અને મારા શેઠને ખુશ કરીને ખોળામાં બેસવા સારું પૂંછડી પટપટાવે છે એવું એ તો સમજો અને કૂતરાએ જોઈને હાવ વાવ વાવ વાવ કરીને પ્રતિબિંબની સામે ભસવા માંડ્યું પ્રતિબિંબે પણ સામું એવા જોરથી ભસવા માંડ્યું અને કૂતરાના ગુસ્સાનો પાર ન રહ્યો હો ભાઈ ઈર્ષાથી એનું કાળજું બળી જતું હતું એ તો ખૂબ ઈર્ષાયો અને એણે જોરથી ઘુરકવા માંડ્યું અરે દોસ્ત હું તારો ઈરાદો સમજી ગયો છું તારે મારા શેઠના ખોળામાં ચડી બેસવું છે એમને એટલે તું આમ પૂછડી પટપટાવે છે પણ ખબરદાર હું તારી ચાલાકી ચાલવા દેવાનો નથી મારા શેઠના ખોળામાં બેસવાનો એકમાત્ર મને જગ છે મારા શેઠની એઠી થાળી ચાટવાનો એક મને જ અધિકાર છે અહીં મારા સિવાય બીજા કોઈની પૂંછડી હાલવી ન જોઈએ નહીં તો તને ફાડી ખા કૂતરાએ એટલા જોરથી આવ વાવ વાવ વાવ કર્યું કે એનું તો ગળું ફાટી ગયું ભાઈ અને એ તો થાકીને લોથ થઈને પડ્યો અને મરી ગયો ઈર્ષાળુ કૂતરો છેવટે પોતાની જ ઈર્ષા કરીને મર્યો ભાઈ તો ભાઈ તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા આવી ને આ વાર્તા તમે તમારા ભાઈ બન બેનપણીને કહેજો પાછા આવો ભાઈ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું આવજો